પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ પ્રકૃતિ જ્યારે ભગવાન જેવી દેખાશે ત્યારે મોક્ષે જશે ગજવું કાપનારની પ્રકૃતિ ભગવાન જેવી લાગશે ત્યારે મોક્ષે જવાશે આ ગજવું કાપે છે એ તો એની પ્રકૃતિ છે એ પ્રકૃતિ એ ભગવાન જ છે પણ રિલેટિવ ભગવાન છે જ્યારે આત્મા રિયલ ભગવાન છે પ્રકૃતિ એ ભગવાન છે પણ એ વ્યૂ પોઈન્ટ જાણતો નથી કારણ કે બુદ્ધિ છે ને તેથી બુદ્ધિ બતાવે કે ગજવું કાપી ગયો પૈસા લઈ ગયો પણ બીજા વ્યૂ પોઈન્ટને રિયલને જાણતો નથી નહીં તો ગજવા કાપનારો તે પોતે જ ભગવાન છે પોતે જ પરમાત્મા છે પણ એ સમજણ જ નહીં ને ભગવાને ગજવા કાપનારને દાનેશ્વરીને સતીને વેશ્યાને ગધેડાને બધાને ભગવાન સ્વરૂપે જોયા બધાને સરખા જોયા લોકોને હું તું દેખાય અને વિતરાગને બધે શુદ્ધ ચેતન અને પ્રકૃતિ સ્વભાવ દેખાય આ કેરીના કરંડિયામાં કેરી ચાખે તો એનો આ ખાટી છે એમ પ્રકૃતિ સ્વભાવ દેખાય વિતરાગને પ્રકૃતિ બધાની ઓળખાણ પણ ભેદભાવ ના હોય તેથી એમને ખાટી છે મીઠી છે એવી ભાંજગણ ના હોય અને બધા જોડે પોતે વીતરાગ રહે એમને તો જો દાન આપે છે તો એ પ્રકૃતિ છે અને ગજવું કાપે છે તો એ પ્રકૃતિ છે એમને આ બરાબર છે અને આ બરાબર નથી એવું ના હોય એવું કહ્યું તો રાગ દ્વેષ થઈ જાય ને આમાં એક સ્પંદન થયું એટલે બધું હાલ્યું બાકી આમાં બીજો કોઈ કરતા છે જ નહીં વિતરાગો કેવા હતા છેલ્લું તેમણે શું જોયેલું પોતાની જ પ્રકૃતિ જોયેલી પોતાની જ પ્રકૃતિ જો જો કરતા હતા પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી તે જોયા કરતા બધે જ જ્ઞાતા દ્રષ્ટા રહેતા બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઈ ગયો છે વિતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જોજો કરેલી અને જે જોયા વગર છૂટકો જ નથી કેવળ જ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે પોતાની જ પ્રકૃતિને જોજો કરે કોઈનો એક પણ ગુણ ના ભૂલશો સો અવગુણ ભૂલી જવા પણ કોઈનો એક પણ ગુણ ના ભૂલશો વિતરાગો કોઈનોએ ગુણ નહીં ભૂલેલા જેનો ગુણ ભૂલ્યા તો એ આપણને ઠેઠ ના જવા દે પણ આપણું જ્ઞાન અનુપમ છે તે બધું થઈ શકે એમ છે પરમાણુએ પરમાણુ પ્રકૃતિને જે ઓળખી ગયો તે છૂટ્યો ભક્તો તો ધીમે ધીમે મોક્ષ માર્ગે આગળ વધે પણ કિંચિત માત્ર સાંસારિક ઈચ્છા ના કરે તો જ્ઞાની ભેગા જ થઈ જાય જ્ઞાન અને પ્રકૃતિ બે જુદા જ છે પણ પ્રકૃતિ જ્યાં અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રાક્શન થઈ જશે માટે ટોર્ચ નાખીને જોઈ લેવું પ્રકૃતિ ધર્મ શું કહે છે પ્રાકૃત ધર્મની રચના તો જુઓ મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે જ્ઞાતા દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે આ પ્રાકૃત કેવું છે એક પ્રાકૃત નિર્ભય બનાવે જ્યારે બીજું બિહામણું બનાવે અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે આ પ્રકૃતિને છેવટે ભગવાન રૂપે થવું પડશે આ આપણું જ્ઞાન જ એવું છે કે પ્રકૃતિ ભગવાન રૂપે થઈ જાય ને પરમાનંદ વર્તાય પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો એટલે ગજબની શક્તિ પેદા થાય આ લોક કહે છે એ બધું તો પ્રકૃતિ છે આ જ પ્રકૃતિ તો મૂળ આપણી ભૂલથી જ ઊભી થયેલી છે તે હવે કેવી નચાવે છે જ્યાં સંયોગો ટકવાના નહીં ત્યાં કાયમના સંયોગો માની બેઠા